શ્રી મહારાજ મારે બ્રહ્મા શિવ લક્ષ્મીજી રાધાદેવ નારદ ગોપ શંકાદેવ નળ યોગેશ્વર એવા એવા મોટા તે પણ પોતાના મસ્તક ઉપર છે જે માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે અને વળી મેં ભગવાને જગત માં વિચિત્ર દૃષ્ટિ કેવી કરી છે તો તેમાં કેવું દાપણ કર્યું છે જે ભુવને માણસ માંથી માણસ થાય છે પશુ માંથી પશુ થાય છે ઝાડ માંથી ઝાડ થાય છે કીડા માંથી કીડો થાય છે અને માણસ ના અંગ માંથી કોઈ અંગ નો ભંગ થઈ ગયો હોય જે ગમે તેવો ડાહો હોય તો પણ તે અંગ ને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય ઇત્યાદિક અનેક કળા ભગવાન માં રહી છે એવી રીતે ભગવાન નું મહાત્મા જાણીને તથા ભગવાન ને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થ માં વૈરાગ્ય થાય છે અને એ ભગવાન માં પ્રીતિ થાય છે આ જીવ જયારે સુશિષ્ટ થાય છે ભગવાન સુશિષ્ટ એને મહાપુરુષ કમાડે છે પોતાના સાનિધ્ય માત્ર છે તો ગમે તેવી દુઃખ ની વેદના હોય તો પણ પડી જાય આવે આનંદ આવે છે ભગવાન કર્યું એવું કઈ નથી યાદ આવે કાળમાં પંચમી દાણા પોતે બ્રજ્યા દે આ વિવેચન હંમેશા ભગવાન પાસે દયાની જીવ એ વાત યાદ આવે વાંચવાનું યાદ કરો વાંચવાનું ભગવાન આપે છે કુટુંબીમાં જાય એટલે એમાં અમને ભગવાન કાયમ આપે કાયમ માટે કાયમ માટે શું ના સાનિધ્ય નથી ભગવાન નો કદમ જાય તમે જાણ્યું છે એટલે એ યાદ નથી આવતું એટલે આનંદ આવતો ઊંઘ આવી ગઈ બસ એનો આનંદ ઊંઘ નો આનંદ જ્યાં ઊંઘ તો મળે નહીં આનંદ નથી એમાં નથી એમાં આપણે આનંદ માનીએ એ વસ્તુ જેમાં નથી એમાં આનંદ માનીએ ઊંઘ વધે એ તો વિષય બુદ્ધિ માયાની વિષય માયાની અને સુખ ક્યાં આપણે ભ્રાંતિઓ કરી હું ગમાયા નહીં એમાં સુખ માની લઈ માની લઈ એમાં થયા નહીં દૂધ આકાશમાં ભૂલી ગયો હોય કોઈ દેખાય દારૂ હોય ને એ ગાડી ની ડાયો કરે ઊંઘ નથી. સમજો તો ઓલા ઢાળ ને ઢાળ જેવી વાત એની ઉપર બહુ બીજ દેખાય ઢાળમાં કઈ બીજ છે ઊંઘમાં બીજ છે ઊંઘ તો માયા બીજી ઊંઘમાં આત્મા ને પરમાત્મા નો સંબંધ થાય ઊંઘમાં એટલે નિશાન દેખી ગયો તરીકો છે આ વસ્તુનો અવજ્ઞા ખીજાઈ ગયેલી અવજ્ઞા થઈ ગયા ભગવાન દેખાવાની વાત તો સાંભળે નહીં યાદીમાં યાદીમાં ના આવે એમાં બીજી બધી વસ્તુઓ દેખાય છે માયાની રોજ દેખાય છે ભગવાને કરી કોને કરી નહીં કરી કોને તરત યાદ નથી આવતી રોજ અઠવાડિયું રોજ અઠવાડિયું આપણે ભાઈ તમને આપણે બધા સાધુ અજ્ઞાન દશામાં લીધો જ્ઞાન દશામાં કોઈ લીધો નથી જગત ના બોલા હોય જ્ઞાન દશામાં જો ભગવાન નો સંબંધ લઈએ તો નથી આનંદ હોય તો આ જગત નું જ્ઞાન કરતા વાર ન લાગે આપડે ક્યાં છોડવા બેઠા આપણે જગત ચાલે નાનું પણ માંથી આપે આ તો અમે કહ્યું તમે સાંભળો તમારી મેળે તર્ક મજા આવે પ્રયત્ન તો તમે ઘણી વખત થાય પણ એનો હરકો ઉત્તર ન મળે ને આપને ટાઈમ ન હોય દાદા બીજે ક્યાંક પ્રશ્ન આમ દોડીએ તો મગજ દોડાઈ જાય એટલે અને આપને કઈ એવો સમય બહુ હોય નહીં આ પ્રવચન દયા બીજી પ્રવૃત્તિ હાલતી હોય ને તો લઈને આવી જયારે પણ પણ તો વિચારો તો આવવા જોઈએ ને વિચાર આવવા જોઈએ વિચારો નો આવે તમારો આ પ્રશ્ન નિર્મળતા નું દેખાય કેટલી મોટી વાત પણ એનો પ્રેમ ક્યાં એનો આનંદ ક્યાં આપણને તેવી વસ્તુ મળી એ લગભગ નહીં ભાવ ને કોગલા બથડા થાય ત્યાં કાંદો થશે વાર નો લાગે તમારો વાંક થાય ઉપર થયેલા અભ્યાસ કોઈ વિચાર તો બંધ વિચાર કેમ કેવા પેલા તો સમજ્યો જ નહીં કોઈ એટલે વિચાર ને જાહેર કેમ કરવો એમાં આમું ફળવું જોઈએ ને બસ મજૂર આવી ભાષા બરાબર લખાય પોતાની રૂપે આવી જાય ત્યારે યથાવત બરાબર આવે એવો કોણ આ સિદ્ધ મહારાજ તો બોલ્યા અને આ ચાર સદગુરુઓ લખે ત્યારે પાછા એક મત માં થાય તમે આગળ બે જણા બે હોય એક મત થાય આવું તો હોય નહીં હોય તો આ જગત વ્યવહાર જાદુ જાદુ એમાં એક મત થતા નથી ઓલામાં તો કોણ થાય Thank you. બોલો પછી ભગવાન મોટો શોક જમાડે નથી જમાડતી સુખથી તો અધિષ્ઠાન એમાં જીવાત્મા હોય ત્યારે ભગવાન એને કમાડે છે તે બંને જેવી વેદના થઈ હોય ને સુસુપ્તિ માં જાય ત્યારે સુખીઓ થઈ જાય છે અને વળી એ ભગવાન વળી એ ભગવાન ની ભગવાન ના ચરણ કમળ ની હૃદય બ્રહ્મા શિવ લક્ષ્મીજી રાધાજી નારદ સુખ શંકાદી નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે તમે વાંચી ગયા દેખાય છે એનો વિચાર આવે ગવડા નું માથે ચડાવે તો વાંચો થઈને વિચારો ફરતા ફરતા યાદ કરું બધું હવે ભગવાન નો મહિમા કેવી રીતે જણાય યાદ નો આવે ત્યારે ફરતા ફરતા યાદ આવું કે આવા આવા અનાચરણ ની રજ ને માથે ચડાવો એ હસતા ફરતા કે ને યાદ આવે કરતા પડતા શું યાદ આવે ખબર કાયમ યાદ એને અખંડ જાગૃતિ હોય આપણે બરાબર આપણે બરાબર આપણે બરાબર આપણે બોલીએ આપણે બોલીએ બચાવ થાય એ જાણવું આવે કઈ બોલે ભૂલી ગયો હું તો ક્યાં ભૂલી ખબર જાણવું આગળ સપડાય ત્યારે ભૂલી ગયો બીજો રસ્તો ન મળે ને ત્યારે ભૂલી ગયો કઈ ચટકી જાય એમાં અને કાયમ ક્યાં જતી જો ભગવાન ને માર્ગે ચાલો કાયમ આવ્યા દીધે કાયમ ત્યાં આપડે ગયા તમે અમારું બોલાવો બધા હું કોકને પડે પગે અડીને પગે લાગુ તમે અડો પણ કરો ભગવાન ઓળખે છે ભગવાન નું નામ વટાવીને કામ લઈ આપડે શિક્ષા થઈ ગયા ભગવાન ઓળખી ઓળખતા હોય તો નિંદા બનતો રહે બોલવા શીખ્યા એટલે આવા આવા જેના ધર્મ ની રજને માથે ચડાવે એ કેટલા નિર્માની હશે એટલા નિર્માની આપણા નથી અહીંથી દર્શીને જાઓ વખત હોય ને લાગ આવે તો દંડ કરી દે અને કોક જો વાતને ચડાવે ને એ પલાણું કામ છે તો મારે બગી જઈ કામ દંડ ક્યાંય યાદ ન આવે હશે એવું જ્યાં ગયા બધું ખરી ગઈ ત્યાં એની પાસે અને ઓલો દંડ રહી ગયો એવું યાદ ન આવે પાછો થઈ જાય એ આપણે જાણતા હવે ભગવાન નું કેટલું મહિમા જોઈ લો પાછી આપડે વાતમાં સભામાં કરવા બે બીજાને ગાય ને મહિમા કહી અને આપણને કેટલો આપણને નથી કઈ પગે લાગે આપણને નથી તેના પરવાના પગે લાગે પરવાના પગે લાગે પરવાના પરવાના તો પછી પોતાની પાસે હોય તો જીવ કરવું શું કરવું કોઈ મેળવતો નથી અમારું મનુષ્ય માંથી મનુ પશુ કીડા માંથી કીડો એ બોલી લીધું પણ શું આવ્યું એમ મજબરો તો એ છું બોલવાની ચેત થઈ ઓળખવાની હો ઓછું હોય તો બતાવું પુરુષ માંથી મનુષ્ય થાય ત્યાં બોલીએ જેવી રીતે થાય કેમ થાય એના નાળી પ્રાણ હાડકાં આખું સર્જન યાદ આવે નથી યાદ આવે જયારે નથી યાદ આવતું એટલે મહિમા નથી ભગવાન નો જ આપણી મહિમા જો મહિમા હોય તો બધું યાદ આવી જાય કશું નથી કશું યોગ બોલી લીધું પણ એ પશુ માંથી પશુ કેમ થાય એનો વિચાર નથી આવતો કીડામાંથી કીડો એ ખબર એટલે ભગવાન નો મહિમા આવતો નથી જો એ મહિમા આવ્યો તો તરત નમતો ભજતો થઈ જાય અને ઓલામાં એકડ રહે તો આપણે આટલા બધા થઈ ખરું આપણે આયલા જાય આમાં હરિસેવા મળે એના પગે અડીને પગે લાગો ને એને ઘટ નથી જોયું એ જોયું પ્રયોગ નહીં મનમાં એ તો માની લીધેલું કઈ તો નમવું જોઈએ એટલે નમી મનને તો કોઈ નમતો ને એવા એવા કોણ વ્યવહાર ભગવાન ના માર્ગ ને ખબર જ ક્યાં ખબર હોય તો તો તરત ક્રિયા બદલી જાય બદલતી નથી એટલે માંથી કશું મનુષ્ય માંથી માણસ લગન કોક ને વાતો કરીએ કહીએ એને ક્રિયા કરીએ હોય અમને જોખેલું બીજું નીકળે એક એક વસ્તુ ને તળીએ થી જો આમ પુત્ર ને તો મહિમામાં નમી જવું પડે આપણે ક્યાં નમી જવું બોલો ચાલો એવા એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે ને માન ને મૂકીને ભગવાન ની નિરંતર ભક્તિ કર્યા કરે છે અને માનને મૂકીને કોઈ ભજન કરતું નથી પોતાના પોઝિશન માં રહી ભજન કરે એટલે ધૂમ થતી હોય એ ધૂમ દેખો તો તમે ધૂમ કરો ભેલા પણ કાંડા થાવ મસ્ત થાવ બોલે તો બોલે તો આવી બીજા બોલે ને એમાં આપડે ઓછું બોલીએ તો ચાલે કેટલાક ના મોટા ચાલતા ન હોય છોકરા જેટલા હલે એટલા સાધુ ના હોય કોઈ જેટલા મોટા હલે એટલા સાધુ ના નો કાયમ હું યાદ કરતો હું તમારી આંખ અવગુણ્યા છે એટલે કારણ ખબર જ નથી કે કોણ છે એટલે હું છોકરાને કરવું પડે આપણે તો કરવી જ ન પડે હા એ હોય તો હોય જ ને એ તો સરસ દેખાતું હોય એમાં આમાં જે ડાયા ડાયા છે એને તો મોડ કરવી પડે ગાંડો જરાક ડાયા ને કરવી પડે ડાયા ને કાંઈ નહીં કરવાનું કઈ હા એવું કઈ સતત છે અમારે જ્ઞાન સ્વામી ભગત છે પણ કોઈ મોટો નો હાલે બોલે એટલે નો હાલે હું કાયમ જોયા પણ આપડે કોણ માને મનાય તો એનું કારણ છે મારું ન માનવું એવું નથી પણ એનામાં ભગવાન નો મહિમા હોય તો કઈ પ્રેરણા આપવી પડતી છે એની મેરે ઉઠવી પડે વિચાર ભગવાન નો મહિમા નથી આપણે એટલે આગળ અવાતો અને વળી એ ભગવાને જગત માં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે તેમાં કેવું ડાપણ કર્યું છે જે જુઓ ને માણસ માંથી માણસ થાય છે પશુ માંથી પશુ થાય છે હોય અને પંદર વીસ વર્ષ સુધી અમે માલે કોઈ દી ના આવે તો માણસ નહીં સાંભળે ને આશ્ચર્ય થાય કે મારું આ બનાવટ કેવી છે એવી રીતે આ પાણી ના ટીપા માંથી છે ને આ નાક નો લોટો અહીં કોને કાઢ્યો ભાઈ અહીંયા નીકળ્યો અહીં નો નીકળ્યો હતો પણ એનું ક્યાં આશ્ચર્ય આપણને કોઈ સ્વામિનારાયણ ભગવાન નો મહિમા દેખાય છે ભગવાન નો મહિમા જાણવા તો બધી રીતના વિચારો કરવા પડે ભાઈ પણ કોઈ ન કરે વચન વાંચી જાય પાઠ કર્યા એકસો આઠ પારાયણ કર્યા એકસો આઠ કરે એકસો આઠ એક હજાર ના આઠ કરે કોઈ કઈ જ્ઞાન થતું નથી વિચાર ન કરે વિચાર કરે તો જ્ઞાન થાય જ્ઞાન થયું એટલે જાણવા શીખ્યો જાણવા શીખ્યો પછી બીજે રસ્તે જતો નથી અને બીજે રસ્તે જાય છે એને જ્ઞાન જ નથી બોલો પછી જો ને માણસ માંથી માણસ થાય છે પશુ માંથી પશુ થાય છે ઝાડ માંથી ઝાડ થાય છે કીડા માંથી કીડો થાય છે અને માણસના અંગમાંથી કોઈ અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય તમને યાદ આવે માણસ પણ જ નથી એટલે ભગવાન નો મહિમા નથી જાણાતો બાકી કઈ ભગવાન નો મહિમા કોઈ જાણે છે એ વાત ખોટી માં કેવા ઝાડવા હોય મોટા લીમડાનો દસ દસ ફૂટ નો ફેરવો હોય ઘડિયાનો લાંબો કઠણ જાળવું કેવું છે ખૂબ કઠણ હોય અને ઊંચા વયાઈ ગયા હોય એના ઉપલા પાંદડા એ કાયમ લીલા હોય સાથે લીલા સાથે લીલા રસ કોણ પહોંચાડે બોલે બોલ્યા તમે એ રસ કેમ પહોંચો ક્યાંથી પહોંચો પોલું છે જળ એનું ઠળિયું કાપી દો ક્યાંય પોલાણ હોય તો બતાવજો દો હવે ત્યાં પાણી ક્યાંથી પાણી એના એ જાડવાના આગળ મોડિયા કાપી નાખો ને જોજો ફરમાઈ ગયા છે માંગડા બધા ઝાડ ને કાપ્યું તરત ને તરત સાંજે ફરમાઈ જાય લીલા ફળિયામાં લીલાશ તો ઘણી હતી હવે એ તરત પાણી જાતું અટક્યું ને પાણી જવાનું હું મજબૂત પોલાણ છે એવું ક્યાંથી એવી રીતે ગયું એના વિચારો કર્યા નથી ભગવાન ને શક્તિ કેવી છે અને કેમ સૃષ્ટિ કરી એ આપણે આ લુગડા બદલાવી ભગવાન ને માર્ગે હાલ્યા થઈ કોઈ ભગવાન નો કોઈ વિચાર કરતા નથી કોઈ કરતા નથી આ તો ખાધું બેદન હવારે ચૂલો હળગાડ્યો ને આટલી રસોઈ કરીને પીરસી દીધું ખવાઈ ગયું હલો જાય એટલું ગોતી ગયો શક્તિ નો વિચાર કરે છે ભગવાન નો મહિમા સમજાય નહી તો નો પોલો હોય ને અને છતાં ત્યાં પાણી પહોંચે અને કાપી નાખો મોયા તો હાજે હુકાઈ જાય ક્યાંથી રખી કોઈ વિચારો જ ન કરો ને હવે ભગવાન નો મહિમા કેમ સમજાય એક એક ક્રિયા જગત માં જે જે કઈ બને છે એ ભગવાન એને કોઈ આપણે વિચાર કરતા અરે આપણું પોતાનું શરીર અહીંથી ઉભું થવું હોય કોઈને માવડું ચાલવું પડે સંકલ્પ થવો જોઈએ સંકલ્પ અને ઉભું નથી થવું એમ હોય એને કોઈ ઉભો થા સંકલ્પ થયો નથી આ બધું કોણ કરે કેમ થાય ભગવાન ની અનંત કળાઓ છે અને એ કળા આપણામાં રહી છે આપણે એને જાણતા નથી એ બધી કળાઓ આમાં જ બને એને સમજી શકતા નથી એટલે ભગવાન નો મહિમા જે બોલીએ છીએ એ તો ઉપર થયો બોલીએ સાચો મહિમા કોઈ સમજતો નથી જો સમજ્યો તો તો એની ક્રિયા બદલી ગઈ હોય બધી ક્રિયા જ બદલી જાય ક્રિયા ક્યાં બદલી એટલા બધા તમે બેઠા છો ઉપલબ્ધ બદલ્યું હવે આપણે સંસારી નથી હે એના ઉમદવું હાથ થવા ને આજમૂલ અને આમાં કોક નું મન બગડ્યું તમે બેઠા છો મતલબ હવે આપણે સંસારી નથી નવું હાથ ધોવા ને આજમૂલ કરવું હવે આપણે આમ હોય ને હવે આપણે આમ હોય એટલે અને આમાં જે કોક નું મન બગડ્યું અને જગત ને તાળે ઉપડી જાય ભગવાન ને વરવું હોય તો આપડે ભાવ બદલી જવો જોઈએ ક્રિયા બદલી જવી જોઈએ જો સાચા ભાવ થી ભગવાન ને ગયા હોય તો નહીં તો ક્રિયાની મળી આ યાદીમાં ક્યાં આવે ઝાડ માંથી ઝાડ પશુ માંથી પશુ મનુષ્ય માંથી મનુષ્ય બહુ અશિક્ષા એને કરીને બધું ઊંઘાઈ ગયું એમ દેખાતી હોય એ મનમાં અમલ અમલ એવો ભાવ લાગ્યો ભાવ ભાવ ભાવ અમલે કરી એટલે જ્ઞાન લંબી ન જાગે જ્ઞાન લંબી ભગવાન નો મહિમા નો આવું જોઈએ કોક તમારો કારીગર હોય અને સહેલાવી જોઈએ થોડી વાર માં બધાને ગમે જાય એવું જો કામ કર્યું હોય તમે કર્યું મારો ખરો ખરો ખરી તમને ભાવ થાય ખરો ખરી કરો આમાં ત્યારે આ આનંદ કોટી બ્રહ્માંડ જે ઉત્પન્ન કર્યા છે એ કારીગર નો મહિમા જ્યાં સાબન છે કારણ કે એની કારીગરી ને આપડે કોઈ જોતા શીખ્યા જ નથી અત્યારે દેખાતું દેખાય તો માનસ પલટો થઈ જાય મારી એ માણસ પલટો થાય ત્યારે માણસ પલટો થતો નથી ત્યાં સુધી એને જોયા નથી આપણે એને ઓળખ્યા નથી બોલીએ છીએ કોઈ ઓળખ્યા સૌ કોઈ પોતપોતાના મનની રૂચિ પ્રમાણે કામ કરે છે એથી આગળ નથી એમાં જરાક પેલું પલટે છે શું સાચો ભક્ત હોય એ મનના સંકલ્પ પ્રમાણે કરતો નથી કરતો જ નથી એ ભગવાનના સંકલ્પો માણકો જે કામ કરવા માંડી જાય પોતાના સંકલ્પ પીડ્યા રે ન્યાલ થાય ન્યાલ થવું હોય એના માટે જાય અને આ તો ભક્ત નો વેશ છે અને પહેલું કરવું જોતા પ્રશ્ન પૂછ્યું એમાં અમને ખબર હોય એટલે બોલે એટલે પાછળ રહે વળી આમ ને રાત્રિ દિવસ અખંડ ખટકો હોય આપણું ખોટું ના દેખાય એનો અખંડ ખટકો હોય થોડી હોય અને ભળા ભોળા હોય એને એ ન હોય હોશિયારી ગઈ એટલે માયામાં હોશિયારી હોય કોઈ બી ભગવાનના માર્ગમાં ન હોય પોતાનું ઢેપ પછેડો કરવામાં હોશિયારી હોય સારું જોવાની હોશિયારી કોઈ દી ન હોય બીજાનું સારું જોઈ મારામાં આવે તો હું એને બિલકુલ ન હોય ખોટો અંધાર પછેડો છે અને જગતમાં પાછો ડાયો કહેવાય જે હોશિયારી કરે છે એ ભગવાનના માર્ગમાં ક્યાંથી આવે આ જોયા કરવાનું કહ્યું ભગવાને કેવું વિચિત્ર સૃષ્ટિ કરી પણ એને જોવે છે કોણ પોતાની સૃષ્ટિ અખંડેલી ચાલતી હોય શું મનની હા પોતાની સૃષ્ટિ ચાલતી હોય તો હું હારો કેમ કેવાનું બધી સૃષ્ટિ અઠું એની ચાલતી હોય ભગવાન ને જોવા નવરો કદી હોય પોતાની સૃષ્ટિ નું જ અનુસંધાન હોય મારે એવી સૃષ્ટિ સર્જવી કોઈ મને કરી ન શકે એટલે એ ભગવાન ને કરવા કદી જાય એ અખંડ હોય જ્ઞાન સામે મોઢું મલકાવે પણ જોઈ રાખજો બરાબર એ બરાબર જ છે તમારે પોતાની સૃષ્ટિ ને સારી બતાવવા માટે એ ભગવાનની ને જોવા નવરો કરી થાય આ કઈ ભૂલી જાય પોતાની સૃષ્ટિને દબાવવા રાત્રિ હોશિયારી હોય એ ભગવાનની સૃષ્ટિ જોવા કઈ નવરો થાય તો પોતાની સૃષ્ટિને એક બાજુ રાખવું પડે ને નવરાત્રી કોઈ એના આગળ આગળ રાખે હું સારું વાંચું હું સારું જ્ઞાન કરું એ દરેક રીતે પોતાનું માલિબાની હયાત કરતો ભગવાન નું કરવું એ કોઈ બી દેખે નહીં ભગવાન ને મને હાંધો ન હોય એ વાણી માં હાંધો હોય એ પ્રમદ બોલવાની ખાતર બોલા એને ભગવાન ના સંબંધ છે દેખાય જેવું મોટો મલકાઓ પણ દેખાયો આ અખંડ ભગવાન નો સંબંધ થાય છે એને કોણ ઓળખે કેમ દેશું આ આવે પૂજા ધ્યાન એનું કઈ નહીં હોય છે એમનું પણ બહુ જરા થોડું જાજુ તો આ જાદુ જ હોય એમ ને ભક્ત હોય એ હોય એ પોતાની ભૂલો ન દેખે અને બીજો હોશિયાર પારકાની ભૂલો ના જોવે ભૂલો દેખાતી હોય ભૂલો પોતાની દેખાતી પણ સુધારી ન શકતો એવું મને એકાચો છે ને એકાચો એમને તો ભૂલ દેખતો જ નથી એ દાદા પોતાની ભૂલ દેખેલી અને દેખતો હોય તો કેટલો દેખે કે હા એ આ છે પણ આવડા જાણી ન જાય ને એને છુપાવવા પ્રયત્ન કરતો હોય રાત્રિ બી છુપાવવા માંગતો હોય પોતાની ભૂલ તો કોઈ રીતે દેખાતી નથી જોઈ હોય તો કોઈ ન દેખાય અને છતાં કોક ને દેખાય તો એના પ્રયત્નમાં હોય કે કોઈ જાણી ન જાય એટલે મારે મારું દબાવે એ રાત્રિ બીજ પ્રયત્ન હોય એ હું આ માર્ગે ચાલ્યો છું હવે મારે ધૂલ મૂકવી છે અને ભગવાન રાજી થાય ને તેમ રહેવું છે એવી યાદગી ન આવે એવી યાદગી તો શ્લોક હું કામ કશ્ચિત હજારો માં હજારમાં નહીં આવે આવું શું કહે કે રામરાજ રામરાજ રામાવતાર આપણે કહી અગિયાર હજાર વર્ષ રહ્યા કોની અનુમાની એ લક્ષ્મણજી કહો સીતાજી કહો હનુમાનજી કહો એ અમુક વળી કોક ભગત માની ગયા એના અનાદુ કાળથી ધાવો છે માયાના જીવડા એ ને ઓળખતા કોઈ જોડે આવી ત્યારે પેલા રહેતા હોય પણ ઓળખતા ન હોય શું ઓળખતા હોય હાલો મનુષ્ય માંથી મનુષ્ય અને માણસ ના અંગ માંથી કોઈક અંગ નો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ તે અંગ ને તેવું ને તેવું કરવા ને સમર્થ કોઈ રીતે ના જ થાય ઓપરેશનો કરાવે બીજા હજી ક્યાં જોડે કરે પણ હોય એવું તો કેમ કરે ઇત્યાદિ અનેક કળા ભગવાન માં રહી છે અને એને બનાવ્યું આ બધું પોતું છે કઠણ છે એને જે કર્યું છે અંદર બધું કર્યું છે એ વાત નીકળે છે તમારે અને એવાની ઉંમર હોય કઈક લાગ્યું તો લોહી નીકળે પણ ગરીબ પછી આમ કર્યું કામ કરી રાખો બંધ થઈ જવું આ ગૌઠા હોય નવલી વાર લાગે થોડી અંદર શક્તિ ઓછી થઈ હોય તેવો હવે આ કેમ કરે એ આપણે માણસે કર્યું છે આ બાપ માટે ગણાય પણ બાપે બનાવ્યું છે આપણે કઈ બનાવ્યું નથી કર્યું એ બનાવનારો બીજો સારો એને જો જોવા શુક્ર તો એને ભગવાન નો મહિમા આવે બધે જોતા હશું ને જોતો નથી ભગવાન ને ભૂગમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થ માં વૈરાગ્ય થાય છે વૈરાગ્ય થઈ ગયું મને તો થાય પણ આપણે બહુ આંટી એમ તો અમે નાના હતા સમજાય શું એમ એ અમે અમારા હૃદય હમ જોઈએ તો હસ્તી પાઠ કરનારા ધ્યાન દેવું છે આશ્ચર્ય તો બહુ થાય પણ એવી રીતે કોઈ થતું નથી કઈ <laughs> કેમ થાય રસ્તો બતાવો કે કેમ થાય પહેલો રસ્તો બતાવો થોડું માણસો દેવું વાલી પાછી ઉપડે જ નહીં બીજાના પતિની તમે બતાવી દો કામ કરીને આમ કરજો કોઈ દબાવે કોઈને આલોક છોડવું ગમતું નથી ત્યાં લગી આટલું બી કેવી રીતે આપઘાત કરે છે મરી જાય છે ભય નહીં જ્ઞાન માર્ગે કોઈ મરતો નથી એને આ જગત માં દુઃખ સહન નથી થતું ક્રોધમાં ચડી ગયો એટલે એ મરે એવી રીતે ભગવાન નું મહાત્મા જાણીને તથા ભગવાન ને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થ માં વૈરાગ્ય થાય છે ભગવાન ની શક્તિ ને જાણવા શીખે કઈ અઘોપણું આવે અઘોપણું અને પછી ભગવાન ના ગુણાનુવાદ ગાતા ગાતા આ જગત બધું છે જણાય કામવા નથી લીલી દ્રખ અને સ્વાદિષ્ટ ખૂબ જ મજાને અને એક લીંબોળી લીંબોળી તોડીને લાવે એનો ઢગલો કરે જે ખાવું એ ખાવ કોને ખાય રાત ખાય ખાય ને પણ એના જીવ માનસે કરતી હોય પાકેલી હોય કોઈ કઈ શું કઈ દ્રાક્ષા ખાઈ કોઈ દિવસ એવું આપણને મનાય મજાનું ગ્રસ્તાશ્રમમાં સુખ હોય સુખ તો ઈવડે જાણે આપણે ન જાણીએ અને ભગવાનના માર્ગ નું આવું સુખ છે રાખા જેવું કોઈ ગોળી ખાવા જઈએ કે દ્રાક્ષ ખાવા જઈએ હા લીંબોળી એ પાલમાં લીમડા હોય જયારે પાકે ને ત્યારે છોકરા ત્યાંના આગળ બહુ વાહન વ્યવહાર નતા છોકરા રાહ જોવે હમણાં હજી પાકી લીંબોળી હું છોકરા તોડે પછી થોડી કાચી હોય એટલે ખાઈ નાખે ગાળી જમીન માં અને ખાઈ નાખે બીજે ત્રીજે દાડે ફાંકવાની થાય એટલે છોકરા ઉખેડી જવો એક મોઢામાં લેકડા ફસકીઓ ભાઈબંધ ને ન કરે આવે અમારી ખાણી પાકી ગઈ તો વખાણે પાકી લીંબોળી ખાનારો એ દ્રાક્ષા ના સ્વાદ ને શું જાણે આપડે કઈ લીંબોળી ખાઈએ બાકી બાકી કેવળ દેહાભિમાન અને મન નું ધાર્યું કરી અને આપણે સુખ મેળવીએ છીએ પેલું જે મન ધાર્યું કરતો હશે એ માની લે હું સુખી છું પણ એ સુખી હોય એને રાત્રિથી છુપાવવાનો પ્રયત્ન કરવો પડે પોતાના ઘાટ ને છુપાવવાનો પ્રયત્ન અને બીજા એને ઓળખી જાય કે કપટી લાગે મારો એટલે એની આબરૂ તો ઓછી થઈ સ્વાભાવિક પણ એનો એનો વિચાર ન મને કોઈ કળી ન પણ એમાં તું કપટી જાહેર થા તારા મનમાં શાંતિ નથી એ જોડે કોઈ જ મજા છે ભગવાન સંબંધે સુખ એવું છે ત્યાં નિષ્કપટ થવું પડે છુપાવવાનું કઈ હોતું નથી ત્યારે માની માણસો છુપાવે ખુલ્લું કરે થઈ તારે લીંબોળી ખાઈ એને અને ઈશ્વર સંબંધ સંબંધ એવો છે જ્યાં નિષ્કપટ ભાવ જાગવો છે નિર્માની ભાવ જાગવો છે એમાં અંદર એટલું એવી રીતે ભગવાન નું મહાત્મ જાણીને તથા ભગવાન ને સુકમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થ માં વૈરાગ્ય થાય છે ભગવાન સર્વ સુખમય સર્વ સુખો કોઈ બાકી બોલવામાં આવે છે કેવળ આપણે આપણા સ્વભાવમાં જ આપણે રાખતા હોય સ્વભાવથી આગળ આપણે ક્યાંય ગતિ કરી શકતા નથી સ્વભાવો વૃદ્ધ ની વર્તતે આપડી ગમે એટલી બાંધો પછી છોકું આવે વાણી આગળ એને છોકું લાગતા એમ માનવી માત્ર ના સ્વભાવો મથે મથ થઈ ગયા કરે એને કઈ જવું પડતું નથી બાબરી નું છોકું મથાવું એ બીજા દેખે પાછું ઈવડે નો દેખવાય છોકું હોય સમજી દેજો સ્વભાવ વાળા માણસો એની મેળે જાય મારું થવું કોઈ દેખતું નથી અને મારી બધા પાંગડી કરતા જોવાને એવો સ્વભાવો મૂર્ખની વાત માથા ઉભી ધોવાય એમ ને એક ભગવાન માં જ પ્રીતિ થાય છે અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્મા નું જ્ઞાન તથા ભગવાન ના મહાત્મા નું જ્ઞાન એ બે જેને થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખ કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાય રહે નહીં તેને તોડીને નીકળે જ રહે છે આ પ્રયત્ન આપણે એનો કરીએ છીએ આપણે કોણ છીએ જ્ઞાન થવું જોઈએ આપણે આત્મા છીએ અને આ પરમાત્મા એ બેના જ્ઞાનને માટે પ્રયત્ન છે જો એનું જ્ઞાન થાય ત્યારે આ ઓછું થાય નબળા ઓછું ન થાય સોનાના ગુણને જાણતા ન હોય તો એ તો પિત્તળમાં છેતરાય બીજે છેતરાય તમને એવું હોય આ સમજે ભલે બેલું હોનું હોય તો હોન હોન બીજું પિત્તળ ગમે એટલું ઉજાયું હોય ચમકનારો હોય જ્ઞાન થાય તો આવડા સંસારમાં એક એકનો રહ્યો વધી જાય કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં તેને તોડીને નીકળે જ રહે અને જે વિષયના સુખ નો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું માટે એક બંધાયેલો છે આ દોડે નું આ દોડે અને જે વિષય સુખ નો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કેવું માટે એ બે પ્રકારના જ્ઞાન ને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો પોતાના આત્માના સ્વરૂપ નું જ્ઞાન અને પરમાત્માના મહિમાનું સ્વરૂપ જીવનું વચનામૃત છોડવાના છોડવાના જેટલું આપણે કઈ છૂટ્યા છું ને અને જેટલી બાબતમાં નથી છૂટાણું અને ઓલા બાબતનું નક્કી નથી થયું એટલા અંધારામાં અટવાઈને માથા પટકાવતા છું જયારે આ દરવાજે બીજો બધા નીકળે માંથી એકદમ દોડી હોય નીકળ્યું નીકળાય નહીં બેલ પડી હા તો બે તો આ છે જય